પુરુષ થયા વિણ પુરુષાર્થ શો થિયોસોફિકલ સોસાયટીના એક મોટા પ્રોફેસર મારી પાસે આવ્યા તેમને મનમાં જરા કેફ કે હું કંઈક જાણું છું અને હું કંઈક પુરુષાર્થ કરું છું તેમને મેં પૂછ્યું તમે શું કરો છો તેમણે કહ્યું હું થિયોસોફિકલ સોસાયટીમાં જાઉં છું મેં પૂછ્યું શો પુરુષાર્થ કરો છો તેમણે કહ્યું આત્મા માટે બધો જ પુરુષાર્થ કરું છું ત્યારે મેં પૂછ્યું પણ પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય પ્રકૃતિ નચાવે તેમ તમે નાચો છો અને કહો છો કે હું નાચ્યો આખા વિશ્વને હું ચેલેન્જ આપું છું કે આ બધું તમે જે કરો છો તે તમારી પોતાની શક્તિ ના હોય અરે ઝાડે ફરવાની પણ સત્તા તમારામાં નથી વડોદરાના મોટા મોટા ડોક્ટરોને ભેગા કરીને મેં પૂછ્યું કે તમે કહો છો કે અમે ભલભલાને ઝાડો કરાવીએ પણ તે તમારી સત્તા ખરી ત્યારે તેમણે કહ્યું કે એ તો અમે જ કરાવીએ ને ત્યારે મેં તેમને કહેલું કે તમને પોતાને ઝાડે ફરવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી તો બીજાને શું કરાવશો એ તો તમને અટકશે ત્યારે ખબર પડશે કે મારી શક્તિ નહોતી આ તો બધું પ્રકૃતિ કરાવડાવે છે ને અહંકારીઓ અહંકાર કરે છે કે મેં કર્યું